થાય ધંધામાં ક્યારે કંઈ નુકસાન થાય કહેવાય સાચી થાય મજબૂત થતું બધા કોઈ એજન્ટ રાખવો કે રસ્તામાં જાતા આવતા ઉભા રહે એટલે આવે ઘર પણ બધી બહુ મોટેલો છે કે કેટલાક કચ્છમાં તો છત્રીસ ટકા ભરાય છે કેટલાક કચ્છ ટકા ભરાય કેટલાક એસી ટકા ભરાય છે ત્યાંથી ત્યાંથી વધારે આવતા ખબર નહીં દાદા ખબર ના પડે કેમ બધા આવી સારી ફેસિલિટી આવે તો સારી વધારે આવે માણસ તમે બહુ સારી ફેસિલિટી આપો તો વધારે માણસ આવે તમે બહુ સારી ફેસિલિટી આપો તો વધારે આવે ફેસિલિટી બરાબર આપો વધારે આવે આપવા મળી છે એટલે પછી હારી કઈ આપી જલેબી આપીએ તારે બધા ફેસિલિટી આપવા મળી હવે બધાને જલેબી નહીં નાસ્તો કરીએ તારે ફ્રી આપવા કેટલી કેટલી રૂમ રાખવી છે ડાઉન માગે ને ડાઉન ડાઉન પેમેન્ટ ડાઉન કેટલું માગે ડાઉન પેમેન્ટ કેટલું માગે કિંમત એની વીસ ટકા કિંમત હોય એની વીસ ટકા ડાઉન પેમેન્ટ માગે જેટલી હોટેલની કિંમત હોય મોટેલની એની વીસ ટકા ડાઉન માગે વીસ ટકા એટલા જ લઈશ ખબર નથી ના નહીં તમારી પાસે ડાઉન હોય એટલે અંદર તો એની ચિંતા નથી લાખ ડોલર આપવાના લાવનું સિત્તેર હજાર થાય દાદા સાહીઠ સિત્તેર હજાર ડાઉન આપવાના થાય મળી આવશે સારી રીતે વર્ષે મળી ગયા શૂન્ય હોય મળી આવે નફો નફો મળે શૂન્ય હોય તો મળે નફો મળે કઈ ના રહી ગુજરાત કઈ કામ ઈશણાવ ગામના દાદા ઈશણાવ ગામના ચરોતરમાં ચરોતરમાં ની સાહેબ જોઈ વાંધો નહીં કાંઈ માટે રાખી રાખી ફાઈ નીકળે રાખ સાથી સાથી પટેલની જોઈએ એમાં તો પટેલની જાતિ જોઈએ વાણિયાની સાથી ના જાય પટેલ ની ખ્યાતિ છે અરુણભાઈ પૂછે છે વાણિયા ની ક્યાં ચાલે વાણિયાની છાતી ક્યાં ચાલે વાણિયા થઈ જાય કેમ એવું દાદા પટેલ ની પટેલ ની છાતી રે ને ની બેસી જાય કેમ એવું બહુ વિચાર કરે કે આ કેમ આવતું નહીં આવતું થશે કેવી રીતે અને પર બધું જાય પછી ચાલ ગયા પટેલ કે પટેલ અને આ તો જાતે પાછી નાખે એટલે ભગવાનની જરૂર નહીં ને રાણિયા જાતે વિચાર કરે પછી ભગવાનની જરૂર ક્યાં રહી બેસતો નથી એટલે કરવાનું છે અને આ તો કયા સુઈ જાય કે ભગવાન આવું કરશે કે બધું ધેર મોટું લેવાનું ઘણા વાણિયા કરોડો નો વેપાર કરે છે ને ઘણા વાણિયા કરોડો નો વેપાર કરે છે ને વેપાર કરે જુદા જુદા આ વેપાર એ તો આખું જોખમ ખેડે હંડ્રેડ પર્સન્ટ આખું બધું જોખમ ગણતરી ના આધારે જવાનું ને પાંચસો જોખમ જ લડે આવું આવું ના ભાવે એમને કટકટ કરવાનું તો આમ તો જોખમ જાય નહીં આકરો ભગવાન ના માથે આકરા મૂકે નહીં અહીં તો આ લોકો આકરા મૂકે તમે હું રામ આધારે કહી દો આખી રાત વિતાઈ નાખે એવું કેમ એવું આવું એના ધંધા ઉપર બધો આધાર પણ દાદા આ મોટેલ નો ધંધો છે ને પટેલ એવા ધંધા પડ્યા બહુ વિચારતું હોય પણ વરિત તો સંસ્કાર થી ભણી ગયા આપણા ગામમાં તો વણિક છે તે તાપથી જુદો થાય કશું આત્મા ના આવ્યું હોય તો એ કે બાપને કહે છે હું મારી વાર કરી ગઈશ મારું વાર તમારી ચિંતા ના કરશે એવું કે મિલકત થોડી ઘણી હોય તો કે ભાઈ આ એથી થોડી જતો રહી શકે મારું વાર કરી લે તો જ્યાં જાય ને ત્યાં આગળ બધું આજુબાજુ જોઈએ ગામનું પછી આગળ જાય બે એટલે કશું વગર કોઈ પણ પૈસા વગર તો આગળ મુકામ છે અને શરૂઆત પાંચ પાંચ હજાર સો રૂપિયાથી કરી નાખીએ ગાડું ચેક કહેવાય બસ તો હમણાં લોકો ચેક કહે ને અને જવા હોય તો ચોંટી જાય અને અહીં કે આ કિલોડીમાં છોડવા આવે છે આપડે જવાબ ગીલો ગીલો ખાય છે ને ગાંઠે ગાંઠે ઉગે આપડે તો થોડા છે આ ધવા પડ્યો તો ઉગે બેઠો <laughs> બેઠો ન ઉગે અને પાછું ગામના લોકો છે કે આવો છે હવે વીઘું જમીન નથી ઘર નથી તો કે શેષાવ કાંઈ સલાહ આપે ને સારી સલાહ આપે સલાહ બધી સારી આપે સલાહ સારી આપે સલાહ સારી આપે છોકરો ભાઈ પટેલ સલાહ આપે આવો છે એટલે ગામમાં તે થઈ રહે મફત નો ચાર હોય કે જમના લાવે એક વળી કરતા મોટા મોટા ના આચાર્ય થયા બધું છોડી દીધું અમને બહુ સરસ આમ ઉપદેશ આપે બહુ સરસ બધા પણ લક્ષ્મીની વાત આવે તો ઉપદેશ ના આપે ઉપદેશ ના આપે લક્ષ્મીની વાત આવે તો ઉપદેશ ના આપે બીજા બધા ઉપદેશ આપે છે એટલે કોઈ વિચાર ભાભણના વિચાર કર્યો કે ના લક્ષ્મી વાતમાં કેમ નથી બોલતા કઈ એટલે પછી એકદમ એમની પોટલી જોઈ લીધી મારા બહાર ગયા છો હરવા ત્યારે પોટલી જોઈ લીધી પોટલી જોઈ લીધી પોટલી કશું ના મળ્યું પછી પુસ્તક જોઈ લીધા એક પુસ્તકની અંદર એક ઘીની મળી પોતાની એ ઘીની તો મૂકી રાખેલી ભોગદાર અડચણ પડી તો કામ લાગશે થોડો અસર આવશે એટલે કામ લાગશે એમ મૂકી રાખેલી લીધે બધું બોલાતું નથી ગીરી જોઈ ને લઈ ગયા લઈ ગયો મારા તો જોયું ઠારો આ કાઢી ગયો કે વિદ્યાર્થી બોલા મળ્યું લક્ષ્મી રાખી ના જે આમ છે છે કાઢ્યા રે બધા એને લઈ ગયો ઉઠાઈ ગયો પાવર છે પણ વાણિયા હિસાબ પણ ચેતન તો પાવર હવે આ ક્યારે સમસ્યા પાવર કેટલી છે આ જગત હજુ પુસ્તક માં કોઈ છે નહીં આપણા જે પૂછે સાયન્ટિસ્ટ મારી પાસે હાથ સમજાય બે જ કલાકમાં સમજાવવા માટે વ્યૂ પોઈન્ટ બતાવવા પડે જાત જાત બોલો પાવર છે કાપી નાખે પાપ લાગે ના પાવર એટલે કાપી નાખે છે પાવર લાગે પાવર એટલે શક્તિની વાત કરો તારે અરુણભાઈ પૂછે છે પાવર ચેતન એટલે ની વાત કરો છો તમે પાવર ચેતન એટલે ની વાત કરો છો તમે શક્તિ ની શક્તિ ની વાત કરો છો પાવર ચેતન આ બધું ચાલે છે આજુબાજુ ચેતન પેલું મૂળ ચેતન થી ચાલે કઈ હવે એને મારી નાખવા કે પાપ લાગે નહીં તો પાપ ક્યાંથી લાગે છે એટલે માન્ય છે કે હું છું આ નો પાપ લાગે બીજું કશું ખરેખર ચેતન વચ્ચે નહીં એ માન્યતા એને માનેલી છે હું છું એટલે એનું પાપ લાગે એનું દુઃખ થાય બાકી તમારા ભગવાન તો કોઈ મળતો હોય નહીં પછી પાક ઊભું થાય છે મરે છે કાળા ઊભું થાય છે મરે છે ચેતન કે છે કે છે મિશ્ર ચેતન એક દાદા પુષ્પાબેન પૂછે છે કે પાવર ચેતન એટલે મિશ્ર ચેતન કે કારણ શરીર એ મિશ્ર ચેતન એને કહ્યું મિશ્ર ચેતન નશાબેન ગયા કે નશાબેન ગયા ચંદ્રકાંત તારું નામ છે તારું નામ નહીં ચંદ્રકાંત નામ મારું તું પણ ચંદ્રકાંત ચંદ્રકાંત ચંદ્રકાંત તારું નામ Mine name is Chandrakan, not I. My name is Chandragaon. બોલને કોણ તું જાણતી છે કોણ છે પંચોકર કર્યું નહીં હોવાનું આ તો એને લોક ડ્રોઈંગ જતી આપણે પટેલ પટેલ તો જાતી કોઈ વાણિયા હોય કોઈ પટેલ હોય કોઈ દર્દી હોય કોઈ સુતાર હોય એ તો જે ધંધો ધંધો કરે તે ધંધા પછી નામ પડેલું હોય ખબર જ પડતી દાદા આ શરીરમાં કોણ બેઠું છે કે આ દેહ મારો છે આ પગ મારા છે હાથ મારા છે ઓકે મારી છે બધું બોલે છે એ કોણ છે ભગવાન ભગવાન ભગવાન બોલતા હોય કે ભાઈ મારા હાથ છે તો એમના હાથ પછી ભાગે નહીં લકોય ના થાય હાથને લકોય ના થાય ભગવાન હાથ થઈ જાય કે લખવો પણ ના થાય એમ લોકોના હાથ પગલા દેખેતા મને મને ભગવાન હાથ પગલા ભગવાન જોયેલા ખરા બધા ના ભગવાન જોયા નથી તો તમારા દોલતદારી પણ થઈ ગયા થઈ ગયા થઈ ગયા દરિયામાં બેઠા હતા ને તમે મતભેદ થતા નથી બેન દેખે પણ મતભેદ ના થવા જોઈએ સારા મતભેદ થાય ડોક્ટર તપાસ નહીં કરી છું શું કરે પૈસા દસ બાર કામ રાખીશ એક પગ દબા માથું દબા દસ બાર કામ કામ કરવા વાળા રાખીશ દસ બાર કામ કરવા વાળા રાખી દે પગ દબાવે માથું દબાવે ખાવાનું કરી આપે <laughs> મુશ્કેલ નથી જવાના દાદા આ વર્ષે મને એક જ વાર પ્રસાદ દાદા દર બે દિવસે માગીએ છે દર બે દિવસે માગીએ મને તો બે દેવામાં નથી મળી આવે પૂરું કરો પૂરું કરો પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું દાદા એ ગુરુ ગુરુ છું તેર છ પંચ્યાસી સવારે ચાલો જય સચિદાનંદ ના જોઈએ સુખ સુખ જોઈએ નહીં મોક્ષ દવા તો પણ સુખ તો જોઈએ ને બંધ થઈ જાય ને એવું બધું કરી આપીએ બરોબર શું નામ ચંદ્રા ચંદ્રા ચંદ્રા ચંદ્રા ખરેખર ચંદ્ર છો ચંદ્ર નામ છે તારું તું કોણ ખરેખર માય નેમ ચંદ્રા તો માય નેમ બોલનારી કોણ છે ખબર નથી તમે શાંતિ રહે કાયમની કરી આપ્યું પરમ આખો દાડો સત્સંગ છે શું પૂછવું છે આજે પછી એસી જવાનું છે એસી અમારો એક પ્રશ્ન છે દાદા ચાર આ બહેન બહેન લોકોને એવું થાય કે ધારો કે હું અને શાંતા છે તો શુદ્ધાત્મા ખાતે જે રકમો જમા થાય તે પુણ્ય બંનેને જ બચાવવું જોઈએ ને કારણ કે કોર્મમાં તો પછી પાછળથી તો છૂટા પડી જતા છે લેટ થાય ત્યારે તો કોને જાય કારણ કે ફાળો તો બેવનો છે ને એ આપતી વખતે બંનેને એક મતથી આપ્યો હોય બંને ભેગા થઈને હા ભેગા થઈને આપવું જોઈએ બધા કે ભાઈ અમારે બંને ખાતે આપવું બરોબર છે છૂટું કરવું હોય તો આ પાંચસો ડોલર મારે પાંચસો આમ ના શું બરોબર છે એવું છૂટું પણ હા આમાં બંધ બનતા છે થોડું થોડું આપણે મન જુદું થઈ ગયું જુદું કરવું સારું નહીં તો મારું તમારું બહુ ના રહી હોય એકતા રહી હોય તમારે એકતા રહી છે કારણ કે પછી તો ભેગા થવાના મળે જ ને ના એ જે કે આ તમે તો આપો છો મારું તમે તમારું આપો છો મારું નહીં આવતા તારે આપણે જુદું આપવું જે ખરી રીતે ભેગી રીતે જમત થાય ભેગો હોય ને ત્યારે ભેગો જ જમે થાય કેટલાક ને મનમાં ઈચ્છા હોય કે હું મારું મારું કરી લઈશ જુદું બરોબર છે મારે ત્રણ પાંચ વર્ષ સુધી ત્રણ કે છે પાંચ કે છે લાઈફ મારે નહીં મારે મારે દૂધ આપવાના કે મારો પગાર છે તે હું દૂધ આપીશ મેં કોઈ રહેવા દે બે વચ્ચે એક ના એટલે એવું મારું તારું હોય ને તો જુદું કરવાની જરૂર નહીં તો એક જ ચાલે મારું તારું મેં કેટલાક હોય છે મારું તારું ઘણું હોય દાદા આ કાળમાં હે આ કાળમાં ઘણું હોય ના કે બધાને એવું નથી ના બધાને એવું બધાને નહીં પણ દાદા આ એ તો આ જ્ઞાન લીધેલું છે એટલે ને એવું હોય છે ના પણ ઘરમાં બે જુદા હોય જ્ઞાન નહીં હોય તો ફેર પડે ને એમ તો જુદું આપે બરોબર છે તમારે એકતા છે ને એ પૂછે મીના પૂછે કે કિડ્સ નું શું છોકરાઓનું શું છોકરાઓ જુદું આપે તો ત્યાં આપી ગયે ને તું આપી ગઈ ને તારા હજાર ડોલર ના આપી ગઈ ને પેલો આપી ગયો હજાર ડોલર બેન આપી ગયા શાંતા બેન દાદા અમારું જુદું નહીં માલે અમારું જુદું નહીં માલે હા બધું એક જ બધા એક રહેતો સારું દેખાય ભાવ શું એક ભાવ જુદા જુદા થાય પછી તો બે જુદા પડી જાય ને દેહાંત થાય ત્યારે બંને છૂટા પડી જાય ને એમ એ તો છૂટા પડી જાય પેલો ભાવ તો આગળ લખાઈ ગયો ભાવ તો આ થઈ ભાવ તો થઈ ગયો એ તો લખાઈ ગયું એવી જુદી રાખે આપણું મન જુદું વધતું હોય કાયમ માટે એ એમને દાબડી કરતું હું મારી દાબડી કરું સમજ ને નહીં પેદા છે કેટલીક સ્ત્રીઓ ગોઠ કરે ગોઠ જુદી જુદી રકમ કરે તો એને જુદું આપવું જોઈએ તમારે તો જુદી નહીં કોઈ જતું થોડી ખરી જાય જુદા મૂકવું વર્ષના પાછા આપી દે કેવાય જાય હા પાછા આપી દે રમીલાબેન કહે છે કે ઇમરજન્સીમાં ઇમરજન્સીમાં વાપરવા ભેગા કરે સાઈડે એમ રમાબેન રમીલાબેન કહે ઇમરજન્સી વાપરવા ભેગા કર્યા પછી પોતાનો ભો લાગતો ના ભો લાગતો આપી દેવા ભાઈ દાદા ના પોટલી પચાસ હજારની પોટલી દવા દેવી હારી પણ દાદાના પેલામાં દાન આપવામાં બંને એક આપતા હોય તો એ જુદું કહેવાય બેનનો પ્રશ્ન છે કે હસબન્ડ એન્ડ વાઈફ દાદાના એમાં આપવામાં એક હોય પણ બીજી બાબતે મતભેદ હોય આપવામાં એક હોય બે સહમત કર્યું હોય કે આપણે બેનું થતે આ રકમ આપ્યો તો વાંધો ને તો એક જ થઈ ગયું એ બધી ગમે તે ગમે તે આપે પણ એનો વાલી કહેવાય આપનાર એનું ભાગીદારી કહેવાય શું કહ્યું આ બે નક્કી કરે છે પછી આપે છે બેવ નક્કી કરે છે રાત્રે બે જે નક્કી કરીને પછી આપવાનું તમે એકલા નહીં આપતા ને એ તો પછી હું તો તમે પૂછતો જ નથી પણ એની આ જ હોય છે એ તો આ જ હોય એની આ જ હોય છે હું પૂછતો નથી એને એને મન દુઃખ ખુબ થાય છે કે ઓછું આપે છે દાદાને એ એવું એવું કે બધું આપી દો કે બરોબર પણ મારા બાબતે એને મન દુઃખ થાય છે એવું કઈ આપી નથી ના દાદા એને મારા બાબતે મન દુઃખ થાય છે કે હું ઓછું આપું છું દાદા દાદાને બહુ અતિશય અતિશય શું આપડે ભાવ આપવો જોઈએ બીજું અતિશય બહુ ફાઇલો નિકાલ કરવાનો દાદા આપણે પુરુષે ફાઇલો નો નિકાલ કરવાનો હોય ને આપણે લોકો કે એવું નહીં કરવું આપણે ના હોય કઈ નહીં ખૂબ ખૂબ પૈસા હોય તો આપવા ખૂબ પૈસા હોય તો આપવા ભરજો બધું અગત્યનું તમારે આવે તારે આપજો ને આવે તારે આપજો જો અમને આવ્યા તો આપ્યા ને બે જણ તમારે આપવા છે તો બહુ પણ તે હમણાં આવે ત્યારે આપજો આયા પહેલા અમે કામ વાત કરીએ એમાં તો બોલો રહ્યા આપણે શી જરૂર છે અટક્યું નથી કઈ મંદિર કશું અટક્યું નથી કશું કશી મુશ્કેલી નથી આપણું ગજું હોય તો આપવું ના ગજું હોય ના આપવું ભાવ ખૂબ છે સગવડ નથી બેનનો ભાવ ખૂબ છે આપવાનો પણ સગવડ નથી ઓછી છે ના જે હોય તે આપણી હોય તો સો એવું કશું એવું કશું એવું કહીએ આપણે પાંચ ડોલર હતા ભાઈ આપણે કોઈ હોવા જોઈએ ને ના હોય તો પછી ક્યાંથી લાવવા ઉધાર કરીને કામ ના કરાય ભાવ તો હોય બધાને ભાવ હોય અને ભાવ હતો ઉધાર આવી મળે ભાવ જ ના હોય આપવા નહીં ત્યારે આવી ક્યાંથી મળે ઠીક છે એવું કરે ને એટલે પ્રેમથી કરવું બધું કરવું અહીં આગળ આપણે મહાત્માઓને જમાડો એ મોટા મોટી વાત શું કહ્યું ભેગા બેસીને જમો કમાય છે તો ખરો પણ બચાવાતું નથી તો શું કરીએ પૈસા બચાવતા જ નથી એમ બચતા નથી ખબર નહીં જતા વપરાય જાય છે એ વધારે કમાય હું તો બહુ નથી કમાતી એ ઘણું કમાઈ તને શું મળે મને તો કઈ નથી બહુ મળતું ત્રણસો ડોલર મળે મહિને મળે મહિને ત્રણસો ત્રણ દરરોજ ત્રણ જ કલાક કામ કરે એટલે ઓછું કામ કરે બેન આનંદ છે ને એટલે મારે ઓછું કામ થાય બરોબર છે એટલે આઠ કલાક ના ત્રણસો ડોલર મળે પેલો બાબો છે ને પેલો બાબો છે ને એટલે એમનાથી ઓછું કામ થાય દાદા એમને મળે છે મને લગભગ પચાસ મળે પચાસ હજાર વર્ષે પચાસ હજાર પણ પૈસા રહેતા નથી મુખ્ય કે બચે પૈસા કોણ જાણે ખબર જ નથી પડતી ઘણા ચાલ્યા જાય છે પાણીની જેમ પચાસ હજાર ના પડતો હકીકત છે અમારે એક દશા છે કેવી મંદિર પર બચ્યું હોય તો આપવાનું નહીં તો કશો વાંધો નહીં દાદા કેવી છે પણ ગયા વખત આપ્યા છે તો શાંતિ આટલું રહેવા કરવાનું મળે છે પછી આ આપ્યું હોય તો પછી આગળ આગળ કોઈને આપી દેવાનું નથી આ તો આપણું પોતાનું જ ઓવરડ્રાફ્ટ શું છે ઓવરડ્રાફ્ટ પછી બીજે કઈ ના અપાય તો ચાલે એ જે અપાય છે બહુ થઈ ઓવરડ્રાફ્ટ ના હોય તો કઈ અહીં કોઈના મનમાં એમ ના થાય કે અમને વધારા કરો ઓછું આપે એવું પ્રેમ નથી હોતો પ્રેમ તો બધા પસાર કોઈ అబద్ధ నాల్ గట్టర్ బద్దత నే తెరేక తో హాది దిగే తో జాయ్ సబ్ બે బనక సే గిరి దాయి జాయ్ తు కాయి మార్మే 1 పగారా పసే చాల బడ క్వార్టర్ ఉదియా తీది గయా యు నకిక లకన్ మే మధ్య భావన తో హోయ్ కి మార్మే హి 1 పగారా మే ఆపుం చు మో కాపిస్ మారో બધાની જ ગાંઠ નહીં આપણને ખબર નથી દાદાભાઈ એક સવાલ પૂછવાનો છે કોઈ પાંચ આજ્ઞા માનીએ તો આપણને સુખ શાંતિ થાય આ ભાવમાં અને મોક્ષ મળવાનો હોય એ તો બીજા ભાવની વાત છે દાદાએ જે પાંચ આજ્ઞા આપી છે તે જો પાડીએ તો સુખ શાંતિ થાય આ ભાવમાં પણ મોક્ષ તો બીજા ભાવમાં મળવાનો છે ને મોક્ષ તો હજુ હજુ એક અવતાર થયા પછી થવાનું હજુ તો ભોગવવું પડશે આ સુખ ભોગવવું પડશે ભૌતિક નથી જતું તો ભોગવવું પડશે કારણ કે આવતા જે પુનઈ બંધાઈ છે ને તે કેવી પુનઈ બેસે બેઠા બેઠા દરેક જીવતા ભગવાનની પાસે બેસી શ્રીમંદર કાલિકા છે શ્રીમંદર પાસે જીવતા છે ધન પાસે બેસી મોક્ષનું ક્યાં બહુ આમ ખાતરી નથી પડતી કે છે કે નહીં ભાઈને મોક્ષની ખાતરી નથી પડતી છે કે નહીં મોક્ષની ખાતરી જરૂર નથી આ જિંદગી આપણે આ સુખ મળે છે તે જે દુઃખ થી મુક્ત થવું એ જ મોક્ષ કહેવાય શું કહ્યું આ સંસારી દુઃખો આપણને ઓછા થવા મળ્યા એ ધીમે ધીમે ખરાબ થઈ જાય એટલે નિરંતર કાયમ શું કે નામ મોક્ષ આ તો શબ્દ આપેલો ને એટલું જાણે કે કંઈ નવું ગામ હશે આ પોતે ભ્રાંતિથી રહી થઈ જવું સંપૂર્ણ મુક્ત થવું તો એ જ મોક્ષ આપણે વંશ પરંપરા આઈ મીન જન્મ પરંપરા કહીએ ખરાબ થઈ જાય ધીમે ધીમે વધે છે ને શું માયા વધે છે એમને ખબર નથી સુખ એનું એ જ છે નિરાકુલતા એ સુખ વ્યાકુલતા મનમાં ફફડા ફફડા ફફડા એવું રહેતો નથી ને એ બહુ રહે છે ખૂબ રહે છે ફફડાટ જ રહે છે એમ કે સાપુર કાલે ભરી દો કાલે ભરી દો દર્શન કરવા આવવાનું ગમે ખરું ગમે છે તો કાલે ભરી દેવા ને કાલે લાગે પાડી આગળ વધી ગયા પૂછો પૂછો એમ કે કોઈએ પેલું મોક્ષે જઈને કોઈ એમ નથી કે ચાલો અહીંયા આવો બહુ સારું છે એમ કે આવો અહીંયા ગાડી પણ આ જન્મમાં જો મળતું હોય તો કે સારી વાત છે મોક્ષે જોઈ મોક્ષે જઈને કોઈ એમ નથી કહ્યું કે અહીંયા આવો સારું છે એમ આ જન્મમાં મળતું હોય તો સારી વાત છે નહીં આ જન્મ જ થવો આ જન્મ જ મોક્ષ થયો તમને થયેલ નહીં થયેલો દાદા તમે થયેલો ઓછી થઈ ગયેલી કાચું રહ્યું સુધારાય શકાય કાચું રહી ગયું તો સુધારી શકાય મને <laughs> ગયું થાય નહીં આપણે થાય આપણે અડવા ન દઈએ તો ગયું થાય ને ગોળ તો નાખો ને ઘી નાખ્યું બધું નાખ્યું તન મન નાખ્યું જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે ધન હોવું નાખ્યું છે શું કહ્યું તન મન ધનથી કર્યું છે શા માટે લોભની ગાંઠ તૂટી જાય શું થઈ જાય મને બહુ લોભ તો છે જ નહીં ના લોભ એ લોભ નહીં આપવાનું મન ના થતું હોય તે આપવાનું મન સ્વભાવ થાય આપવાનું મન તો છે તો બસ સારું એમાં મને વાંધો આવતો જ નથી કાલે ફરી જ્ઞાન માં બેસી જાય બધા તારે તો જુદા જુદા આધાર દેખાય ને દરરોજ રોજ જ દેખાય તમને નહીં દેખાતા ને રોજ ના દેખાય સમજાય ખરો તો મુશ્કેલી ના છે તમને કે આજ્ઞા નથી પડાતી જ્ઞાનની વાત તો સમજાય પણ તમારી આજ્ઞા પડાતી નથી એમ જ છે ને એનો અર્થ એવું એનો અર્થ એવો જ છે દાદાના જ્ઞાનની વાતો બધી સમજાય પણ આજ્ઞા પડાતી નથી એવું લાગે ના એ પૂરેપૂરી સમજાય નથી આજ્ઞા તો અંદર પડાઈ જ જાય જાય સમજ્યા નથી એટલે આજ્ઞા પડી જાય સુંદર આજ્ઞાઓ અઘરી રહી એટલે સમજવાનું ફેર થઈ ગયું વાટી પડી ગઈ દાદા મને એમ કે હું મરે ઇન્દિરા ઇન્દિરાબેન ઇન્દિરાબેન રોજ કરે તમે શું સુધાર્થમાં તમને કયા ખરાબ લાગે કે આ ન કરવો જોઈએ તમને અંદર ખરે આ ન થવું જોઈએ છતાં આ થાય છે ડિસ્ચાર્જ છે આ ડિસ્ચાર્જ છે એટલે આપણે ઇન્દિરાબેનને કેવું કે પ્રતિબંધ કરી દો બસ એટલું પ્રતિક્રમણ કરું છું હોય જે થઈ છે બધું થઈ રહ્યું છે એમની ભાવ કર્યો છે એ ચાર છે શું છે સ્વભાવ તો તમને એમ થતી આ નસો એવું એનો નિકાલ આવી ગયો મારો નિકાલ નહીં આવે પછી એનો નિકાલ આવી ગયો એમાં મારો નિકાલ નહીં આવે નિકાલ તો તમે કઈ ભૂલ કરી લાગે છે <laughs> બટન ભૂલ કરે છે બેવા રિપીટ કરાવવું પડે ના પણ આ ફરી ફરી બે બંધારણ ફરી બે જાય એમનું લાગે છે એમનું લાગે છે એમનું લાગે છે દાદા યાર રહે કાયમ પોતે જ નાખે છે તમારે નાખ્યાની જરૂર જ નથી પોતે પ્રતિમા શું કરે તમારે નાખ્યાની જરૂર પોતે શું કરે નાખ કરવું જોઈએ એમને ખબર છે જાગૃતિ છે જાગૃતિપૂર્વક થાય છે નિંદ્રાપૂર્વક થાય ત્યારે પોતે કે શું કરે <laughs> બેન એમ કે કે સ્ત્રીએ મરદનું કહેલું માનવું જોઈએ એવું કહે છે ધણી પણ બજાવવું એ ગુનો છે દાદા પણ બીજું કઈ નામ તો આજે દારૂ પીઓ બધા કારની કોઈ દારૂ કરી રસ્તો તો વૈભવશાળી જીવન જીવીને મોક્ષ નો છે ને એમ એટલે કોઈ તકલીફ તો છે નથી એમ તકલીફ લાઈફ જ નહીં ચાર્જ બંધ કરી દેવાનો એટલે મુક્તિ ના ધારો અમારે એક બે અવતાર જે કરવાનો હોય હવે પુણ્ય તો બંધાયેલું હોય એટલે આ વૈભવ તો મળવાનો જ ને ખરેખર કારણ કે હવે પાપ જ નહીં ને ના પછી હવે અમારે ભૂલવું નથી દાદા ને માટે ખરાબ વિચાર હરકો ના આવે કોઈને માટે તમને ગાર બળે તો તમને ખરાબ વિચાર ના આવે એના માટે બહુ ગાર બળે તો એનું અવરું પરિણામ ના આવે એ તો જતો રહ્યું દાદા તમને થાય એવું કોઈ ગાર એવું થાય એનું કાતું કોઈને માટે ખરા વિચાર પણ ના નુકસાન કરી હોય તો વિચાર ના કોઈ માટે ખરાબ વિચાર નહીં આવે ક્રોધ આવે ખરો પણ ખરાબ વિચાર નહીં આવે એમને ક્રોધ આવે પણ ખરાબ વિચાર નથી આવતા બરાબર હા એટલે બીજા અવતારમાં વૈભવશાળી જીવન હોય પણ આ રહેવું જોઈએ દાદા અમારું આ દાદા નું જ્ઞાન એ હોય તો જ વૈભવશાળી જીવન એ જ્ઞાનને મજબૂત કરવા માટે વૈભવશાળી જીવન છે જ્ઞાન નહીં મોક્ષ આપવાનો બરોબર બધું હમું બધું તૈયાર રહેવું જોઈએ એટલે કેવું રહેવું છે આ ફેર તે એવું નહીં આ તો ખરેખર ખરાબ માલ ભરેલો ને આ તમારો હારો માલ ભરશો ને આવે હવે હારો માલ ભરવાનો ને એટલે બધો હારો માલ ત્યાં આપેલાનો પેટ ભરાયેલો હોય તેનું તો ભોગ આવડે છે મારી આજ્ઞા પાડો ને તે બદલ હારો માલ ભરાય દાદા મહિલા પહેલાના જે બરફ જેવા કર્મો હતા હવે એ સામાયિકથી એ ઓછા થાય ને પણ પેલું એ તદ્દન તદ્દન નિર્મૂળ તો થાય ને એમ હા તદ્દન નિર્મૂળ નહીં થાય બરફ દેખાય દેખાતે ભડકાવે બચી જતા ભડકાવે ખરા પુષ્પાબેન પૂછે બરફ જેવા કર્મો ને સામાયિક કરી કરીને નિર્મૂળ નિર્મૂળ કરાવાય અને મેરે ખાલી થશે એટલે મેં પેટી ખાલી થઈ જાય ટોકી ખાલી થઈ જાય ને તમે હળદર થઈ જશે ઓછા થવા નહીં મળ્યા ઓછા થતા જાય જેમ ટોકી નળ બહુ દોષ ના કરે પછી આવે એ તો ખબર પડે છે દાદા હવે આપણે આ મેં વાંચેલું આપણા અક્રમમાં ને બધે કેમ મંત્ર દેખાવ જોઈએ માં બળા પર સુદ્દાતને બોલીએ તો તમે દેખાવ જોઈએ દેખાયલું ઉપયોગ કહેવાય હા તો હવે આખું આ શબ્દ ના દેખાય પણ એટલું પહેલા એટલું શું દેખાય પછી આ જાત ના દેખાય પછી આત્મા દેખાય ની એવી રીતે એક એક અક્ષર દેખાય સાપો શબ્દ ના દેખાય એકસાથે તો એવી રીતે કરી શકાય પહેલા હું દેખાય ત્રેન કે એ રીતે હા હા રીતે જેટલું આપણે જોઈએ ને એટલે આખું આમ વાક્ય દેખાતું દેખાય તો અને એવું કઈ ખરું કે અમુક જ એકદમ સ્પષ્ટતાથી દેખાવું જોઈએ કે એવું કઈ ના મેલું દેખાતું ધીમે ધીમે થતું જાય સિરીઝ તમે એવું નહોતું કદાચ મગજમાં સેટ કરી છે તે તે કદાચ સમજ રહે સમાજ કે છે તમે અક્રમ વિજ્ઞાન ના પણ ગ્રાહક નોંધાઈ દો નોંધાઈ દો ચાલુ હોય ચાલુ હોય બધા હાથે ભગવાન આવી નહીં બહુ ચાલુ દાદા આપણે સાંભળીએ ને કે પાણીમાં કમળ ઉગે પાણીમાં કમળ ઉગે પણ કમળને પાણી નથી અડતું પાણીમાં કમળ ઉગે કમળ કમળ કમળ પાણીમાં ઉગે તે છતાં બી પાણી જે ભીનું નથી પડે હા સ્વભાવ છે સ્વભાવ છે પણ એવો આત્માનો સ્વભાવ એવો છે કે સંસાર હડે નહીં કામ કરે સ્વભાવમાં આવે નહીં સ્વભાવ કેવી આવે જ્ઞાની પુરુષ મુક્ત પુરુષ હોય તે લાયા બીજા માણસ બંધેલો ના કરે ખાસ કરીને અમેરિકામાં કેટલું છે મોહ માયા tension go go go every ને ઇઝ એક દારૂડી માણસ એક શેઠ હોય ગામના ગામના શેઠ